જી રાજા અવાજ આવે છે આવે છે જીવાત્માનો સાક્ષાત્કાર આકાશ એટલે અવકાશમાં જેમ રૂપ રંગ આકાર હોતા નથી તેથી આંખો વડે તેને જોઈ શકાતું નથી તે જ પ્રકારે સૂક્ષ્મ દેહ વિશિષ્ટ જીવો પણ સ્થૂળ પ્રાકૃત રૂપ વિનાના હોય છે એટલે આકાશના ઉદાહરણ દ્વારા કે એનો રૂપ રંગ આકાર હોતો નથી આકાશમાં અને તેને આંખોથી આપણે અવકાશને આપણે જોઈ શકતા નથી એ અનંત છે એમ તે જ રીતે સૂક્ષ્મ દેહ વિશિષ્ટ જીવો સૂક્ષ્મ દેહ અને વિશિષ્ટ જીવો પણ સ્થૂળ પ્રાકૃત વિનાના હોય છે એટલે સૂક્ષ્મ જે એમને આપણે જોઈ શકતા નથી પણ એને મહેસૂસ કરી શકાય છે એમ આથી આપણી પ્રાકૃત ઇન્દ્રિયો સાથે તેમનો સન્નિકર્ષ થઈ શકતો નથી આ કારણે સાધારણ મનુષ્ય મનુષ્ય જીવોને જોઈ શકતો નથી એટલે આથી આપણી પ્રાકૃત ઇન્દ્રિયો એટલે આપણે જે ઇન્દ્રિય ઇન્દ્રિયો છે તેના સન્નિકર્ષ સન્નિકર્ષ નું મિનિંગ શું થાય સન્નિકર્ષ નો મતલબ થાય સંગાથ સાથે અચ્છા સાથે તેમનો સન્નિકર્ષ થઈ શકતો એટલે પ્રાકૃત ઇન્દ્રિય સાથે તેને પ્રાકૃત ઇન્દ્રિયો સાથે તેમનો સન્નિકર્ષ થઈ શકતો નથી એટલે એનો મતલબ એવું થાય કે આપણી જે ઇન્દ્રિયો જે છે એ એની સાથે જોડાઈ નથી શકતી મતલબ આપણું જે સૂક્ષ્મ દેહ વિશિષ્ટ જીવ જે છે એ સ્થૂલ મતલબ આપણી ઇન્દ્રિયો જે છે પ્રાકૃત છે સ્થૂલ છે આપણી આત્મા અને આપણું સૂક્ષ્મ શરીર જે છે સૂક્ષ્મ છે એ બંને એની સાથે મતલબ સૂક્ષ્મ સાથે જે સ્થૂલ છે એ જોઈન નથી થઈ શકતું એવું એટલે આત્માની સાથે પ્રાકૃત ઇન્દ્રિયોનો સન્નિકર્ષ પોસિબલ નથી આત્માની સાથે એટલે સૂક્ષ્મ ઇન્દ્રિય સૂક્ષ્મ અને સ્થૂળ ઇન્દ્રિય આનું નહીં आत्मा साथ है આમાં જીવ સાથે જીવાત આ કારણે સાધારણ મનુષ્ય જીવોને જોઈ શકતું નથી એટલે આ આ જ કારણથી સામાન્ય મનુષ્ય પણ છે એ જીવને જોઈ શકતો નથી તેથી જ એટલે કે નિશ્ચિત રૂપે દેખાતા ન હોવાથી પ્રભુ સિવાય બીજા કોઈ પણ જીવને જોઈ શકતા નથી એટલે આના કારણે પ્રભુ સિવાય એ જીવને બીજા કોઈ જોઈ શકતું નથી તો જાણી કેમ શકે કે કયો જીવ પુષ્ટિ માર્ગીય કે મર્યાદા માર્ગીય કે પ્રવાહ માર્ગીય છે એટલે પ્રભુ સિવાય આ શક્તિ જે જીવ જોવાની જે શક્તિ આપણામાં ના હોય તો એ જીવ દ્વારા જે ડિવાઇડેશન છે કે પુષ્ટિ માર્ગે જે મર્યાદા માર્ગે કે પ્રવાહી માર્ગે જીવની સામાન્ય વ્યક્તિ બી સમજી નથી શકતો કે આ જીવ કયો છે હા આપણે આગળના પ્રપંચ વિવેકના ટોપિકમાં એ વાતને જોઈ હતી ને કે જીવ જે છે મતલબ ભગવાન જે છે એ જયારે જીવોને ઉત્પન્ન કરીને એમનું વરણ કરે છે જીવોનું ત્યારે પુષ્ટિ મર્યાદા મતલબ દૈવી અને આસુરી તરીકે કરી લે છે જે ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરી રહ્યા છે કે દૈવી સંપદ વિમોક્ષ અને બંધ આસુરી મતા કે દોભૂત સર્ગવ લોકેશમેન દૈવ આસુરી વચ્ચે તો એ વરણ ત્યારે થઈ જાય છે પણ એ વરણને આપણે લોકો જાણી નથી શકતા એ લાસ્ટ ટોપિકમાં એ પણ વાત મેં કીધી હતી કે આપણે મતલબ અંદાજો લગાડી શકીએ કે ટેન્ટેટિવલી આપણે એ વ્યક્તિની રુચિ અને પ્રવૃત્તિ કે કર્મ ઉપરથી એવું કહી શકીએ કે આ વ્યક્તિ દૈવી છે કે આ વ્યક્તિ આસુરી છે પણ હંડ્રેડ પર્સન્ટ નિશ્ચય આપણે કહી નથી શકતા આ બીજા જન્મમાં જઈને એની પ્રવૃત્તિ એના કર્મ બદલાઈ પણ જાય એ બધું પોસિબલ છે એટલે હંડ્રેડ પર્સન્ટ આપણે કહી નથી શકતા કોઈ પણ જીવના બારામાં એના કર્મો પરથી કેવલ જજમેન્ટ લગાડી શકાય છે કે એની રુચિ પરથી આપણે થોડો અંદાજો આવે બીજું કંઈ ન થાય છતાંય કયા જીવની રુચિ શ્રદ્ધા રતિ કે નિષ્ઠા કયા માર્ગને અનુસરવાની છે આ કસોટીને આધારે તે જીવનું કયા માર્ગમાં પ્રભુએ વર્ણન કર્યું હશે તેનું સાધારણ અનુમાન બાંધી શકાય એટલે એ જીવની રુચિ શ્રદ્ધા એના કાર્ય પદ્ધતિ કે એ રીતનું એ કયા પ્રમાણે અનુસરે છે એ જીવ એના ઉપરથી આપણે દૈવી છે કે આસુરી છે કે સમજો રાજા સામસ છે એ સદગુણ છે એ ગુણ ઉપરથી આપણે એનું વર્ણન અનુમાન કરી શકીએ એટલે પરફેક્ટ ના કહી શકીએ પણ એક અનુમાન બાંધી શકીએ છીએ કે આનું વર્ણન ભગવાને કયા જીવમાં કરેલું છે હા આમ છતાંય ત્રણ અસાધારણ પરિસ્થિતિમાં જીવનો સાક્ષાત્કાર થઈ પણ શકે છે એક નિજાત્મક કૈવલ્યમાં ચિત્તવૃત્તિને નિરુદ્ધ કે એકાગ્ર બનાવનારી યોગ સાધના દ્વારા મનમાં આત્મ સાક્ષાત્કારી દ્રષ્ટિનું સામર્થ્ય વિકસિત થાય તો તેવા પ્રબળ જ્ઞાનોત્કર્ષ વાળા મન વડે જીવાત્માને જોઈ શકાય છે એટલે ત્રણ અસાધારણ પરિસ્થિતિઓ સામાન્ય પરિસ્થિતિ અસામાન્ય પરિસ્થિતિમાં જીવને સાક્ષાત્કાર થઈ જાય એટલે જીવને જીવને ઓળખી શકવાની રીત બતાવી છે એકવાર ઓળખવાની નહીં મતલબ અહીંયા મેં આગળ એ વાતને કીધી ને કે આપણી ઇન્દ્રિયો જે છે એ સ્થૂલ હોય અને આત્મા જે છે એ સૂક્ષ્મ છે કે આગો મતલબ આપણે એની આપણી આવી આંખોથી આપણે આત્માને જોઈ નથી શકતા એટલે એ આત્માનો સાક્ષાત્કાર આપણને થતું નથી મતલબ એઝ અ એનર્જી આપણે એને ફીલ કરી શકીએ અથવા શાસ્ત્રો ભણીને આપણે વાતને જાણીએ છીએ કે આપણી અંદર એક આત્મા છે જેના કારણે આપણી શરીર ચાલી રહ્યું છે મતલબ એ એનર્જીનું સોર્સના રૂપમાં આપણે એને સમજીએ છીએ પણ એને ફીલ કરવું કે એને જોવું જોવું એ આપણા માટે પોસિબલ નથી તો પણ એ આત્માને કેવી રીતે મતલબ એનું સાક્ષાત્કાર પણ પોસિબલ છે એની ત્રણ મેથડ અહીંયા બતાડી છે મતલબ તમે એને પોતાની આંખોથી જોઈ નથી શકતા આ આંખોથી મતલબ આપણને અત્યારે જે આંખો અવેલેબલ છે એનાથી પણ કોઈક વિશેષ જાતની દ્રષ્ટિ જોઈએ અથવા એને ફીલ કરવા માટેની કોઈ જાતની સાધના જે યોગ સાધના દ્વારા કરે છે એ જો આપણી અંદર સિદ્ધ થયેલી હોય તો આપણે એને ફીલ કરી શકીએ એટલે એના સાક્ષાત્કારની મેથડ બતાડી છે અહીંયા પ્રૂવ તો થયેલું છે કે આત્મા તો છે જ એને તો પ્રૂવ કરવાની કોઈને જરૂર જ નથી શાસ્ત્ર દ્વારા એ વાત સિદ્ધ જ છે કે આપણી અંદર આત્મા છે અને આપણા શરીરને એનર્જી આપે છે જેના દ્વારા આપણી આત્મા ચાલે શરીર ચાલે છે મતલબ એ ચેત ચૈતન્ય સ્વરૂપ છે અને ચેતના આપણા શરીરને ચલાવે છે એટલે એ તો છે એને જાણવાની કે પ્રૂવ કરવાની વાત નથી પણ હું એમ કહું કે મને આત્મા જોવી છે કે મને આત્માને ફીલ કરવું છે તો એવું કેવી રીતે થાય તો એના માટેના ત્રણ ઉપાય અહીંયા બતાડ્યા છે અત્યારે હું જેમ છું હું અત્યારે કહું તો મારા માટે પોસિબલ નથી એના માટે તમારે કોઈક જાતની ક્વોલિફિકેશન જોઈએ કોઈક જાતની સ્ટેજ તમે ક્લિયર કરો એના પછી એ જાતની ફિલિંગ તમને થાય તો ત્રણ સાક્ષાત્કારના ઉપાય અહીંયા બતાડ્યા છે ફર્સ્ટ જે કીધી એ યોગ સાધના જે યમ નિયમ આસન પ્રાણાયામ વાળી એ છે ને નિજાત્મક યોગ સાધના દ્વારા મનમાં આત્મ સાક્ષાત્કારી દ્રષ્ટિનું સામર્થ્ય વિકસિત થાય એટલે ચિત્તને એકાગ્ર કરીને આ યોગ યોગ સાધના વાળું થયું ફર્સ્ટ હેલો એટલે અહીંયા એ વાતને કીધી છે કે નિજાત્મ કૈવલ્યમાં ચિત્તવૃત્તિને નિરુદ્ધ કે એકાગ્ર બનાવનારી યોગ સાધના દ્વારા એટલે હવે આપણે બાલબોધ ગ્રંથની અંદર જે અષ્ટાંગ યોગ ભણ્યા હતા એ જ વાત છે આમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એના દ્વારા સમાધિના લેવલ ઉપર અથવા જે રીતે ધ્યાન ધારણા અને સમાધિ ત્રણ મિનિંગ તમને લોકોને યાદ હોય તો ધ્યાન જે છે એ તમે કોઈક એક વસ્તુ ઉપર ધ્યાન કરો તમારી આત્મા ઉપર કરો કે જેવી રીતે નાસિકાગ્ર એ બધા ત્રણ બે ત્રણ એક્ઝામ્પલ એની અંદર આપેલા હતા તો આત્માનું ધ્યાન તમે કરો એમાં તમે તમારી સમાધિ સિદ્ધ થાય મતલબ કે આપણી જે બધી ઇન્દ્રિયો જે છે એના જે આઠ સ્ટેપ છે મતલબ અષ્ટાંગ યોગના તો એની અંદર આ લેવલ છે કે જેમાં તમે પોતાની ઇન્દ્રિયોને બહારના પદાર્થોમાંથી હટાવીને અને પોતાના અંદરના પદાર્થોમાં લગાડો મતલબ જે રીતે મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે ઇન્દ્રિયોનો જો તમે નિગ્રહ કરો બહારની વસ્તુઓમાંથી ઇન્દ્રિયોને હટાવો અને એને કંટ્રોલમાં રાખો તો તમારી ઇન્દ્રિયો બહાર કોઈ વિષયને નહીં મળે તો અંદર એ વિષયને ગોતશે તો એ તમારી આત્મા ઉપર કોન્સન્ટ્રેટ કરશે તો એ નિજાત્મક કૈવલ્યમાં મતલબ કે પોતાની આત્મામાં ચિત્તવૃત્તિને નિરુદ્ધ કે એકાગ્ર બનાવનારી યોગ સાધના દ્વારા જે અષ્ટાંગ યોગની જે વિધિ છે એના દ્વારા મનમાં આત્મ સાક્ષાત્કારી દ્રષ્ટિનું સામર્થ્ય વિકસિત થાય મતલબ મનથી આત્માનો સાક્ષાત્કાર થાય છે કહેવાનો મતલબ કે આપણે આંખો દ્વારા જોવું કે બીજી કોઈ જાતની ફિલિંગ નથી એ મન દ્વારા એ આત્માનો સાક્ષાત્કાર થાય છે અને એવા પ્રબલ જ્ઞાનોત્કર્ષ વાળા મન વડે જીવાત્માને જોઈ શકાય છે જોઈ શકવાનું मीनिंग પણ એ જ છે કે આપણને જેવી રીતે રામાયણ મહાભારતની ટીવી સિરિયલ્સની અંદર જેવી રીતે આમ ચમકતી સ્ટાર જેવી રીતે બતાડે એવું આનું મતલબ નથી જોવુંનો મતલબ કે તમે એને પોતાના મન દ્વારા એ આત્માને તમે ફીલ કરી શકો છો જ્યારે એની અંદર તમારી ધ્યાન સિદ્ધ થાય કે સમાધિ સિદ્ધ થાય ત્યારે તો આ પહેલું ઉપાય છે આત્માના સાક્ષાત્કાર કરવાનું યોગની અષ્ટાંગ યોગની સાધના દ્વારા અથવા બે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલી દિવ્ય દ્રષ્ટિથી કે જેવી દ્રષ્ટિ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના દર્શન કરાવવા આપી હતી તેવી દ્રષ્ટિથી જીવાત્માના પણ ચાક્ષુષ દર્શન કે સાક્ષાત્કાર શક્ય બની જતો હોય છે એટલે કુરુક્ષેત્રમાં અર્જુનને જે દિવ્ય દ્રષ્ટિ આપી હતી એના ઉદાહરણ દ્વારા કે ભાઈ ભગવાનની કૃપા થાય અને એવી કૃપાથી તમે આ જીવના સાક્ષાત્કાર કે એને સમજી શકો છો આ બીજો જે ભગવાનની કૃપા થાય તો એ આ વાત અર્જુન સિવાય બી ઘણા ઉદાહરણ આપણે જોઈ શકીએ કે ભગવાનની કૃપા થાય તે પ્રમાણે એક્ઝામ્પલ એ દ્રષ્ટિથી જ અહીંયા વાત કરી છે ભાગવત માર્ગ દ્વારા મતલબ ભગવાનની કૃપાથી એવી દિવ્ય દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય જેવી રીતે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને આપી તેને પોતાના પણ દર્શન કરાવ્યા તો એવી દ્રષ્ટિ જો ભગવાનની કૃપાથી આપણને મળે તો આપણી આ આંખો દ્વારા મતલબ એ દિવ્ય દ્રષ્ટિ દ્વારા પણ આત્માને જોઈ શકાય છે અને જ્ઞાન માર્ગીય સાધનાઓ જેવી દ્રષ્ટિ બ્રહ્મ જ્ઞાનાત્મ બ્રહ્મ જ્ઞાનાત્મિકા બની ગઈ હોય તેવી બ્રહ્મ જ્ઞાન સભર દ્રષ્ટિથી જીવાત્માને પણ જોઈ શકાય છે અને ક્યારેક અપવાદ રૂપે ભગવાન એવી ઈચ્છા કરે કે મનુષ્ય નિજ કે પર આત્માને જુએ ત્યારે પણ આત્માનું ચાક્ષુષ દર્શન શક્ય બની બનતું હોય છે જેમ શિશુપાલ નો ભગવાને વધ કર્યો ત્યારે દિવ્ય તેજ પુંજ રૂપ જીવ શિશુપાલના દેહમાંથી નીકળીને ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ જતો પ્રત્યેક સદાસદોએ સભાસદોએ જોયો જીવાત્માનો સાક્ષાત્કાર દેવતાઓ પણ કરી શકે છે એટલે આ જ્ઞાન માર્ગે સાધના વડે એની દ્રષ્ટિ બ્રહ્મ જ્ઞાનાત્મિકા બની ગઈ એટલે જ્ઞાન જ્ઞાન માર્ગ દ્વારા બતાવ્યું કે અહીંયા યાદ કરો તો જે સાંખ્ય માર્ગ ને આપણે સમજ્યા હતા મતલબ સૌથી પહેલા તમે મોક્ષ ની ઈચ્છા થાય એના પછી આત્મા અને અનાત્મા નો વિવેક થાય મતલબ નિત્ય અને અનિત્ય વસ્તુ નો વિવેક થાય એ નિત્ય નિત્ય વસ્તુ વિવેક જનિત વૈરાગ્ય થાય ને વૈરાગ્ય ને કારણે તમે સંન્યાસ લો ને સંન્યાસ ની સાધના ની અંદર બ્રહ્મ જ્ઞાનાત્મિકા દ્રષ્ટિ તમારી બની જાય એટલે બ્રહ્મ જ્ઞાનવાળી દ્રષ્ટિ તમારી બની જાય તો જેના દ્વારા એ બ્રહ્મનું જ્ઞાન જે દ્રષ્ટિથી થયું છે એ દ્રષ્ટિ જીવાત્માને પણ જોઈ શકે છે એ એ જીવાત્માને જોઈ શકે એટલે એ તો પોતાને જીવાત્માને સમજી શકે ને કે ભાઈ એને તો બધું બ્રહ્માત્મક સમજી સમજી લીધું એટલે એની દ્રષ્ટિથી એ પોતાની જીવાત્માને સમજો બીજાની જીવાત્માને બી જોઈ ન શકે ને જોઈ શકે પણ જોઈ શકે મહાભારતમાં આવે છે વાત હવે મને એક્ઝેક્ટલી યાદ નથી કે આ મતલબ વેદવ્યાસજી વાળીમાં છે કે બીજી કોઈમાં પણ મતલબ મતલબ યાદ નથી આવતું મને અત્યારે પણ નાઇન્ટી નાઇન પર્સન્ટ આવે છે એવું કે ભગવાને ત્યારે જીવાત મતલબ ભીષ્મનું મતલબ પોતાના સુદર્શન ચક્રથી ભીષ્મને મારીને ને એની આત્માને પણ અર્જુનને દેખાડી હતી કે આ શરીરને મેં મારી નાખવાથી એની આત્મા નથી મરી જતી જ્યારે અર્જુન ક્વેશ્ચન કરે છે કે આટલા મારા ભાઈ બહેન ગુરુ ને બધાને હું મારી નાખીશ તો ત્યારે ભગવાને એ રીતે પણ એને બતાડ્યું હતું તો જેની દ્રષ્ટિ બ્રહ્મને જોઈ શકે છે ભગવાનને જોઈ શકે છે મતલબ કે બ્રહ્મ જ્ઞાનાત્મિકા દ્રષ્ટિ જેની બની ગઈ છે એ વ્યક્તિ જીવાત્માને પણ જોઈ શકે છે હવે પોતાની આત્માને પણ ફીલ કરે છે બીજાની આત્માને પણ જોઈ શકે છે આ જે આ જે આવા જે જ્ઞાન માર્ગે સમજો કે જે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું હોય એના માટે તો બધું બ્રહ્મ સમાન થઈ ગયું એટલે બધું જીવ પણ છે તો પણ એ બ્રહ્મનો બ્રહ્મનો અંત સમજી સમજી છે કે જે જે પ્રમાણે જે એની દ્રષ્ટિ જ્યાં પડે એને પછી બ્રહ્મ સ્વરૂપ જ દેખાય એના માટે તો હા મતલબ બ્રહ્મના ચિદંશ થયા એ આત્માને જોય છે અને જાણે છે એવું આ ચાક્ષુષ ચાક્ષુષ નો મિનિંગ શું રહ્યું આત્માનું ચાક્ષુષ ચક્ષુ એટલે આંખ ચાક્ષુષ લખ્યું આંખ દ્વારા એવું છે હા આપણી આંખો દ્વારા મતલબ ચાક્ષુષ દર્શન શક્ય બનતું હોય છે મતલબ આંખો દ્વારા એને જોઈ શકાય છે મતલબ અહીંયા આગળ એ વાતને કીધી ને કે એ મન દ્વારા એનો સાક્ષાત્કાર કરવું અને આંખોથી એને જોવું એ બંને વાત છે એટલે અહીંયા એને સ્પેસિફિકલી બતાવ્યું છે કે ચાક્ષુષ દર્શન મતલબ કેવલ મન દ્વારા એને ફીલ કરવું નહીં પણ આંખો દ્વારા આપણે એને જોઈ પણ શકીએ એવું આ જીવાત્માનો સાક્ષાત્કાર તો આમ સાંખ્ય ને યોગ યોગ જ થયું ને આવામાં અચ્છા સાંખ્ય જે ભણ્યા કે સાંખ્ય જે છે સ્વતઃ મોક્ષનો માર્ગ તો એની અંદર જે જીવાત્મા જે છે મતલબ વ્યક્તિ જે છે એ સૌથી પહેલા એને મોક્ષની ઈચ્છા થાય એના પછી જગતની જે પણ વસ્તુ નિત્ય છે ને જે વસ્તુ અનિત્ય છે એને શાસ્ત્રો દ્વારા જાણે એના પછી નિત્ય અનિત્ય વસ્તુ વિવેકને કારણે એને સંસારમાંથી વૈરાગ્ય થાય કે જે વસ્તુ પરમાનન્ટ છે આત્મા જે છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીને સંસારની જે વસ્તુઓ છે એને આપણે છોડવું જોઈએ એમાંથી આપણે અંતા ઉમતાને નિવૃત્ત કરવી જોઈએ તો એના કારણે એને વૈરાગ્ય પેદા થાય તત્વ જ્ઞાન જનિત વૈરાગ્ય એ છે તત્વને જાણ્યા પછી સંસારમાંથી વૈરાગ્ય થાય એના પછી એ સંન્યાસ લે હવે સંન્યાસની જે સાધના જે છે એની અંદર એ બ્રહ્મને સમજે છે બ્રહ્મને જાણે છે પોતાની આત્મા ઉપર પોતાની ચિત્તવૃત્તિને સ્થિર કરે છે એ સાધનાની અંદર બ્રહ્મ જ્ઞાનાત્મિકા દ્રષ્ટિ એની બને છે ને એ લેવલ ઉપર એ જે સન્યાસી જે છે એ આત્માને જોઈ શકે છે એવું એટલે આમાં જે પેલું યોગ સાધના અને આ થર્ડ જે જ્ઞાન માર્ગી કીધું એ બંને આમાંથી મર્યાદા માર્ગીયમાં થયા ને એક યોગ દ્વારા સાંખ્ય અને યોગ બંને શાસ્ત્ર બતાડેલી મોક્ષ પ્રાપ્તિની પ્રોસેસ છે મર્યાદા અને આમાં જે ભગવાનની કૃપાથી છે એ આપણે કદાચ એમાં પુષ્ટિ માર્ગી કે એમાં બી એટલે ભગવાન કૃપા થવી એ તો પુષ્ટિ છે પણ આની અંદર એવી રીતે પણ સમજવાનું કે કોઈ વ્યક્તિ મર્યાદા ભક્ત હોય તો એના ઉપર પણ ભગવાનની કૃપા પોસિબલ છે સેમ વે રેન્ડમલી કોઈ વ્યક્તિ ભગવાનને આના કારણે આરાધના કરે કે ભગવાનને એવી ઈચ્છા થાય કે આ વ્યક્તિને હું આ જાતની દ્રષ્ટિ આપું તેવા કોઈ મર્યાદા માર્ગીય વ્યક્તિને પણ કે મર્યાદા જીવને પણ ભગવાન આ જાતની દ્રષ્ટિ આપીને આત્માનો કે પોતાનો સાક્ષાત્કાર કરાવી શકે છે એના માટે જરૂરી નથી કે વ્યક્તિ પુષ્ટિ જીવ જ હોય ઠીક સમજે જીવોના ગુણો જીવના ગુણધર્મો પૈકી કેટલાક મહત્વપૂર્ણ ગુણધર્મો આ મુજબ નિરૂપિત થયેલા છે એક મિનિટ અહીંયા બાકી રહ્યું નો શિશુપાલ વાળું શિશુપાલ દર્શન શક્ય બનતું હોય છે પછી જેમ શિશુપાલ નો ભગવાને વધ કર્યો ત્યારે જેમ શિશુપાલ નો ભગવાને વધ કર્યો ત્યારે દિવ્ય તેજ પુંજ રૂપ જીવ શિશુપાલ ના દેહ માંથી નીકળીને ભગવાન શ્રી કૃષ્ણ માં સમાઈ જતો પ્રત્યેક સભાસદોએ જોયો જોયો હતો જીવાત્માનો સાક્ષાત્કાર દેવતાઓ પણ કરી શકે છે શિશુપાલ શિશુપાલ નો જયારે ભગવાને વધ કર્યો ને ત્યારે એમના એમ એમના દેહ માંથી નીકળીને ભગવાન માં સમાઈ ગયો હતો તે દરેક ત્યાંના સભાસદો જે હતા ત્યાં હાજર એમણે જોયો એટલે એમણે બી સમજો જીવનો સાક્ષાત્કાર એમણે બી કર્યો તો એ બી અપવાદ રૂપમાં કીધું છે કે અહીંયા અપવાદ રૂપે એ એમણે બી જોઈ શક્યું છે તે બ્રહ્મ જ્ઞાની બ્રહ્મજ્ઞાની તો ના કહેવાય આમાં બ્રહ્મજ્ઞાની આવશે આજે ત્યાં જેટલા સભાસદો સભાસદો હશે એમણે જીવ આ જોયા તો ખરા પણ એ બધા હાજર બેઠેલા બધા બ્રહ્મજ્ઞાની એ જ વાતને મેં કીધી કે લાસ્ટ મતલબ પોઈન્ટ ટુ માં તમે જે કીધું ને કે ને ભગવાન ની દ્રષ્ટિ આપે છે તો અહીંયા એ જ વાતનું નિરસન કર્યું છે કે એવું નથી ભગવાનની એવી ઈચ્છા થઈ ત્યારે પોતાના મહાત્મ્યને પ્રકટ કરવાની તો ત્યારે ભગવાને ત્યાં હવે દુર્યોધન થી લઈને બધા જ બેઠા હતા તો એવા લોકોને પણ ઠાકોરજી આ વાતને બતાડી છે કે શિશુપાલ માંથી એની આત્મા નીકળીને ભગવાનની અંદર સમાઈ ગઈ તો ત્યાં ઠાકોરજી પોતાના મહાત્મ્યને પ્રકટ કરવા માંગે છે તો એવા જે ભક્ત નથી એવા લોકોને પણ પોતા મતલબ આ જાતની દ્રષ્ટિ ભગવાને આપી છે તો ઠાકોરજીની ઈચ્છાની વાત છે જેને આપવા માંગે છે એને આપે છે ત્યાં બેઠેલા મતલબ દુર્યોધન શકુની કર્ણ થી લઈને બધા બધા સભાસદો એ આત્માને ભગવાનમાં જતી જોઈ છે તો ત્યાં ઠાકુરજી એવી ઈચ્છા રાખે છે કે મારું મહાત્મ્ય હું બધાની સામે પ્રકટ કરું તો એવા સમયે ઠાકુરજી આ જાતની દ્રષ્ટિ ત્યાં બેઠેલા બધા લોકોને આપી એના સિવાય જે દેવતાઓ જે છે એ લોકો પણ જીવાત્માને જોઈ શકે છે એ લોકોને દ્રષ્ટિ પ્રાપ્ત છે હા કરો હવે આગળ આમાં કોઈ પૂછવું છે કોઈને કઈ રાજા હેલો વારાફરતી હા બોલ હા રાજા દેવતાઓમાં કયા સાક્ષાત્કાર દેવતાઓ પણ કરી શકે છે તો ઇન્દ્ર વરુણ વગેરે જે એક્ઝામ્પલ આપે છે ને એ લોકો કયા ઇન્દ્ર છે વરુણ છે અગ્નિ છે આ બધા જે મતલબ દેવતાઓમાં પણ એમ તો કેટેગરી છે કર્મ દેવતા નિત્ય દેવતા ગંધર્વ કિન્નર વગેરે નિત્ય દેવતાઓ જે છે એ લોકો આત્માનો સાક્ષાત્કાર કરી શકે છે અને રાજા હેલો આ જે દેવતાઓ પણ દેવતાઓ પણ કરી શકે છે એ વાત કરી તો દેવતાઓને પરમેનન્ટ એવું હોય છે કે જયારે કૃપા થાય કે ભગવાનની ઈચ્છામાં જ આવે ના એ લોકો ત્યાં પરમાનન્ટ છે મતલબ એ લોકોને દ્રષ્ટિ પ્રાપ્ત છે કેમ કે મેં જે રીતે પહેલા દેવતાઓનું પ્રકરણ આપણે જોયું હતું ત્યારે મેં કીધું હતું કે ભગવાનનો એ મેનેજિંગ સ્ટાફ છે મતલબ આ સંસારને મેનેજ કરવા માટે બનાવેલો સ્ટાફ છે તો એ લોકો જ્યારે સંસારની અંદર જન્મ કર્મ વગેરેને રેગ્યુલેટ કરી રહ્યા છે એ જે સારા ખરાબ કર્મો થઈ રહ્યા છે એને પણ જોઈ રહ્યા છે એમાં પાર્ટ પણ છે લોકોનું થોડું બહુ જેવી રીતે આપણી અંદર અધિષ્ઠાતા દેવતાઓ વગેરે એની અંદર સહભાગી પણ થાય છે એ બધા દેવતાઓનો આ સંસારની અંદર રોલ છે એના કારણે દેવતાઓ જીવાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે એમને શક્તિ નિત્ય પ્રાપ્ત છે હમ પૂછવું છે બીજા કઈ ને કઈ ઠીક છે કરો દર્શનાભાઈ તમે કરો હવે હા રાજા જીવોના ગુણો જીવના અનેક ગુણધર્મો પૈકી કેટલાક મહત્વપૂર્ણ ગુણધર્મો આ મુજબ છે અહીંયા જીવોના ગુણો દર્શાવે છે પરિમાણ જીવનું પરિમાણ આકાર માપ અનુરૂપ હોય છે એટલે આકાર અને માપ જીવનું અનુરૂપ હોય છે પછી સંખ્યા અસંખ્ય જીવોનો પ્રાગટ્ય બ્રહ્મમાંથી થવાને કારણે રમેશનો જીવ મહેશનો જીવ દિનેશનો જીવ તથા એક જીવ બે જીવ ત્રણ જીવ આમ સંખ્યાનો ગુણ પણ જીવમાં રહેલો છે અહીંયા પરિમાણ એટલે ઉપરનું આકાર અને માપ બતાવ્યું અહીંયા સંખ્યા છે એટલે અસંખ્ય જીવો બ્રહ્મમાંથી પ્રકટ થાય છે તો આમાં અલગ અલગ નામ આપેલા છે જેમ રમેશનો જીવ મને મહેશનો જીવ દિનેશનો એવી રીતે એક જીવ બે જીવ ત્રણ જીવ એમ સંખ્યામાં અસંખ્ય જીવો રહેલા છે હા રમેશ નો જીવ આ દેશમાં વિદ્યમાન તેના શરીરમાં છે પણ પરદેશમાં વિદ્યમાન દિનેશના દેહમાં તે વિદ્યમાન નથી એટલે રમેશનો જીવ અહીંયા આ દેશમાં શરીરમાં વિદ્યમાન છે પણ પરદેશમાં જ્યાં દિનેશ છે ત્યાં નો જીવ નથી એવી રીતે ને જેવી રીતે અમે અહીંયા છીએ તો મારો જીવ ત્યાં નથી અને તમે ત્યાં છો તો તમારો જીવ અહીંયા નથી એવી રીતે સમજવાનું ને રાજા હા આ પ્રકારે એક જીવનું બીજા જીવથી જુદાપણું બતાવી શકાતું હોવાથી દરેક જીવોમાં પૃથકત્વ નામનો પણ ગુણ હોય છે પછી દૈશિક પરત્વ અપરત્વ ફરીથી રમેશનો જીવ રમેશના શરીરમાં અહીંયા છે પરંતુ ત્યાં દિનેશના શરીરમાં તે નથી આમ જીવમાં પર અપર ભાવ પણ દેખાડી શકતો હોવાથી જીવમાં વૈશ્વિક પરત્વ અપરત્વ ગુણ પણ હોય છે એટલે મારો જીવ રમેશનો જીવ રમેશમાં જ હોય એના શરીરમાં જોઈએ એ દિનેશના શરીરમાં ના હોય તો એ પર અને અપરનો ગુણ અહીંયા બતાવી રહ્યા છે જીવનો હા મતલબ એ જે જીવ જે છે એ બંનેના અલગ અલગ છે ને મારા શરીરની અંદર મારું જીવ હોય મારું જીવ કોઈ બીજા શરીરની અંદર ન હોઈ શકે તો દૈશિક પરત તો અપરત દૈશિક મતલબ એ દેશ સ્થાન જે શરીર જે છે એ આત્માનું અધિષ્ઠાન છે એનું સ્થાન છે એ એક જ શરીરમાં એક સાથે હોઈ શકે બે માં ન હોય શકે ક્રિયા સામર્થ્ય ક્રિયા સામર્થ્ય જીવ એક દેહમાંથી બીજા દેહમાં સંક્રમણ કરતો હોવાથી તેનામાં દેહ નિષ્ક્રમણ અને દેહાંતર કે લોકાંતર વ્યક્ત કરી શકવાનું ક્રિયા સામર્થ્ય પણ હોય છે જેવી રીતે ગીતાજીના ઓલામાં જોયેલું ને હમણાં એમાં ઓલો દેહીનો અસ્મિન યથા દેહો વાળો શ્લોક છે એમાં આવે ને રાજા કે જીવ એક શરીરમાંથી બીજા શરીરમાં સંક્રમણ કરે છે એવી રીતે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે તો એ પણ એનો એક ક્રિયા સામર્થ્યનો ગુણધર્મ છે હા મતલબ એ એમ તો આત્મા નિષ્ક્રિય છે એને હાથમાં કે કોઈ ઇન્દ્રિય નથી હોતી એટલે કોઈ ક્રિયા નથી કરતી પણ એક શરીરમાંથી બીજા શરીરમાં આત્મા જે છે એ જાય છે કે એક લોક થી બીજા લોકમાં જાય છે એ જ એનું ક્રિયા સામર્થ્ય છે એટલે મૃત્યુ થાય પછી આ શરીરને છોડીને બીજા શરીરમાં જાય એ સ્વર્ગ નરક આદિ લોકોમાં જવાનું હોય તો પૃથ્વી લોક છોડીને ને એ લોકમાં જાય તો એવી રીતે એનું ક્રિયા સામર્થ્ય એટલું છે કે એક શરીર થી બીજા શરીરમાં જાય અને એક લોક થી બીજા લોકમાં જાય પ્રાણ ધારણ પ્રયત્નો ભગવદ ઈચ્છા મુજબ દેહ પ્રાપ્તિને લાયક હોવાને કારણે જીવાત્મામાં પ્રાણને ધારણ કરવાનો પ્રયત્ન અને અધ્યાસ પણ શક્ય બને છે આથી ઔપચારિક થી તેનામાં આ ગુણ પણ માનવામાં આવે છે એટલે ભગવત ઈચ્છા મુજબ દેહ પ્રાપ્તિને લાયક હોવાને કારણે મતલબ ભગવાનની જયારે ઈચ્છા થાય કે આ જીવાત્મા હવે શરીર ને ધારણ કરે તો જીવાત્મામાં પ્રાણને ધારણ કરવાનો પ્રયત્ન અને અધ્યાસ પણ શક્ય બને છે જે આપણે આગલામાં જોયું ને પ્રાણાધ્યાસ અંતઃકરણાધ્યાસ દેહાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અને સ્વરૂપ સ્મૃતિ તો આ પાંચ અધ્યાસ જે છે કે આ પંચપર્વ જે અવિદ્યા છે એ પણ જીવાત્માની અંદર આવી જાય છે જ્યારે જીવાત્મા શરીરમાં આવીને પ્રાણને ધારણ કરે છે હેલો મારી અવાજ આવે છે સ્નેહા મારી અવાજ સંભળાય છે જી રાજા આ આવે છે રાજા અવાજ અચ્છા એ લોકો ડિસ્કનેક્ટ થઈ ગયા લાગે છે હા એ તો પ્રાણદાયક પ્રયત્ન નો મતલબ એ છે કે આત્મા જે છે ભગવાન ને જયારે ઈચ્છા થાય કે આ આત્મા જે છે મતલબ ઉત્પત્તિ પછીની આ વાત છે અથવા એક શરીરમાંથી માંથી બીજા શરીરમાં જવાનું હોય ત્યારે પણ તો એ શરીરમાં થી બીજા શરીરમાં જયારે આપણી આત્મા જાય છે ત્યારે પણ મતલબ ભગવાનની જયારે ઈચ્છા થાય એવું નથી કે આજે મૃત્યુ થઈ અને આવતી ક્ષણ મને નવું શરીર મળી જાય મારી જીવાત્માને એવું નથી થતું ઘણી વાર વેઇટિંગ પીરિયડમાં પણ હોય છે એ જ રીતે ઉત્પત્તિ પછી તરત જ જીવાત્માને શરીર પ્રાપ્ત કરાવીને ભગવાન સંસારમાં મોકલી દે એવું પણ નથી હોતું કદાચ વેઇટ કરે થોડા સમય પછી મળે તો ભગવાનની જયારે જે જીવ માટે જેવી ઈચ્છા હોય એ રીતે પ્રાણ શરીર વગેરેને ધારણ કરે છે હેલો હા હા રાજા કટ થઈ ગયો વાત કરતા હા વાંધો નહીં તમને સમજાયું ને હા એટલે વેઇટિંગ પીરિયડમાં તમે કહો છો ને કે તરત જ બીજું શરીર ધારણ કરી લે એવું નહીં હા એટલે અહીંયા ભગવદ ઈચ્છા જે વર્ડ આપ્યું છે ને એનું મિનિંગ હું સમજાવું છું કે અત્યારે મારી મૃત્યુ થાય અને મારું આત્માને આવતી જ ક્ષણ નવું શરીર મળી જાય એવું નથી હોતું ઘણી વાર વેટ પણ કરે છે પછી ક્યારેક જન્મો પછી કે વર્ષો પછી એને નવું શરીર મળે એ જ રીતે જીવાત્મા ભગવાનમાંથી ઉત્પન્ન થાય અને તરત જ એને શરીર મળીને સંસારમાં આવી જાય એવું પણ નથી હોતું ત્યારે પણ એ વેટિંગ પીરિયડ હોઈ શકે છે એટલે એ રીતે અહીંયા એને સમજવાનું છે કે એ ભગવાનની જયારે ઈચ્છા થાય ત્યારે જીવાત્મા એ શરીરમાં એન્ટર કરે અને પ્રાણ અને ઇન્દ્રિય વગેરેને ધારણ કરે હેલો રાજા હા રાજા એ ત્યાં સુધી આત્માનું શું થાય એ વેટ કરે ભગવાનના ચૈતન્ય સ્વરૂપની અંદર સ્થિત હોય અચ્છા ભગવાનના સ્વરૂપની અંદર હા જી રાજા સ્વરૂપમાં નહીં સ્વરૂપથી અલગ ભગવાનથી અલગ જ થોડું ક્લિયર કરો પણ સ્થિત હોય કોઈ લોકમાં ભટકતી આત્મા સમજવાની એને જરૂર નથી પણ એવું નહીં એટલે એનું ત્યાં સુધી એનું ટાઈમ પીરિયડ હોય ત્યાં સુધી શું કરી શકે એમ કાઈ ના કરે નિષ્ક્રિય હોય એટલે એને જયારે પ્રભુની ઈચ્છા થાય તે પ્રાપ્ત કરાવવાની ત્યારે જ એનામાં એન્ટર કરે એવું ના હા એવું એટલે અહીંયા ભગવદ ઈચ્છા શબ્દ આપ્યો છે કે જીવાત્મા પોતાની ઈચ્છાથી જ બધું કરી લે છે કે કર્મો વર્ષ એનું થઈ જાય છે એવું નથી હોતું ભગવાનની જે જીવાત્મા માટે જયારે જેવી ઈચ્છા હોય એવું થાય દાદા આ અવસ્થા જે હોય એમાં સૂક્ષ્મ સાથે રહે જયારે એક શરીર બીજા શરીરમાં જાય ત્યારે તો સૂક્ષ્મ શરીર સાથે હોય ઉત્પત્તિ પછી ન હોય મતલબ જે ફર્સ્ટ જે ઉત્પત્તિ પછીનું પીરિયડ છે ત્યારે ના હોય પણ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય કે એક લોક થી બીજા લોકમાં જાય ત્યારે તો સૂક્ષ્મ શરીર એની સાથે જ હોય અને આ જે વચનો જે પીરિયડ બધા જે આમાં તમે કીધું ને જે વેઇટિંગ પીરિયડ છે કે સમજો તરત બે બે પ્રાપ્તિ નથી થતી તો એ એ અવસ્થા હોય તો એમાં એ સૂક્ષ્મ ઇન્દ્રિય સાથે રહે કે એમને ખ્યાલ રહે કે બધી કે નહીં ના એ દરેક વખતે એ જાતની સ્મૃતિ રહેવી જરૂરી નથી જે લોકો જે રીતે આપણને આગલા જન્મની સ્મૃતિઓ કોઈ કોઈ લોકોને હોય છે કોઈ કોઈ લોકોને નથી હોતી તો ભગવાનની ઈચ્છાની વાત છે એ જાતની ભગવાનની ઈચ્છા હોય તો એ જાતની સ્મૃતિ રહે નહીં તો ન રહે પણ સૂક્ષ્મ શરીર તો એની સાથે લાગેલું હોય એ તો સાથે રહે છે ખરું આગળ રાજા હા સ્વપ્ન પ્રકાશક પ્રકાશકત્વ સ્વપ્ન જ્યોતિ વખતે સ્વપ્નના વિષયો બહાર નથી હોતા અંધકરણમાં જ હોય છે આ સ્થિતિમાં જીવ સ્વપ્નનું પ્રકાશન કરે છે અર્થાત બોધ કરાવે છે એટલે સપના જોતી વખતે આપણે સ્વપ્નના વિષયો જેમ આપણે બહાર નથી હોતા આપણા અંતકરણમાં જ હોય છે તો આ સ્થિતિમાં જીવ સ્વપ્નનું પ્રકાશન કરે છે અર્થાત બોધ કરાવે છે આપણને અને પદાર્થો વિઝ્યુઅલાઇઝ થાય છે આપણને આપણે પદાર્થોને સમજીએ છીએ આપણને યાદ પણ રહે છે જીવાત્માને કારણે આ બધું થાય છે કેમ કે અંતઃકરણમાં છે ઇન્દ્રિયોમાં પણ એ વિષયો નથી જે આપણે સ્વપ્નમાં જોઈ રહ્યા છીએ તે જીવ નું કાર્ય છે એના ગુણો છે ના રાજા એ ક્લિયર નહીં થયું જરાક પાછું કહો ને મતલબ આપણી સપનાની અંદર આપણે જે રીતે હવે ઘણી વખત તમે ફોર એક્ઝામ્પલ એવું લો કે કોઈ કોઈ વસ્તુઓ તો કે કોઈ માણસો કે કોઈ સીન તો એવા હોય કે જે આપણે જોયેલા હોય ફોર એક્ઝામ્પલ મને એવું સપનું આવે કે હું કાશ્મીરમાં છું કે હું અમેરિકામાં છું એ તો ઠીક છે મેં ફોટોઝ જોયા છે હું એ જગ્યા પર ગઈ છું તો કરીને મને એ દેખાવા લાગી જાય તો એ તો વાત બરોબર છે પણ તો પણ જે સ્વપ્નમાં મને કાશ્મીર કે અમેરિકા દેખાયું છે એ પદાર્થ મારી સામે તો નથી કે ન હું ત્યાં છું પોતે તો એ પદાર્થ મારા અંતઃકરણમાં એની એક ઇમેજ એક્ઝિસ્ટ કરે છે કે મારી મેમરીની અંદર કે અનકોન્શિયસ માઇન્ડની અંદર એ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે પણ એ વસ્તુ સાચેમાં તો ત્યાં ઉપસ્થિત નથી આ તમે જાણીતા સપનાઓની વાત કરો કેટલાક સપના આપણને એવા થાય છે કે આપણને એવું લાગે કે આવું તો મેં ક્યારે વિચાર્યું નથી આવું તો મેં ક્યારે જોયું નથી આવા માણસોને તો મેં ક્યારે જોયા નથી તો આવું બધું મને કેમ દેખાયું ક્યાંથી દેખાયું એ રીતે એક આપણા અનકોન્શિયસ માઇન્ડની અંદર ઘણી વખત સપનાઓમાં આગલા જન્મની વાતો દેખાતી હોય છે ફ્યુચરમાં થવા ઘટનાઓ પણ દેખાતી હોય છે એવું બધું ઘણી વખત થાય છે તો એ બધી જે ચીજો જે છે એ જેને હવે તમે આપણે ઇલ્યુઝન કયો તો એ કહી શકો બાકી આપણા અનકોન્શિયસ માઇન્ડનો એક પાર્ટ છે કે આપણા આટલા વર્ષો મતલબ અત્યારે મારો કયો જન્મ હશે ફોર એક્ઝામ્પલ એમ વિચારો કે એકસો દસમો જન્મ હોય તો આની પહેલાના આટલા બધા જન્મોની સ્મૃતિ મારી સૂક્ષ્મ શરીરની અંદર તો છે જ જે આટલા બધા શરીરોમાં આત્મા ફરી ફરીને આવી છે એની યાદ એની મેમરીઝ એ આત્માની સાથે છે મતલબ સૂક્ષ્મ શરીરમાં સ્ટોર્ડ છે જે આપણા અનકોન્શિયસ માઇન્ડની અંદર હોય છે જેને આપણે જોઈ કે યાદ નથી રાખી શકતા પણ એ સપનાઓના ફોર્મમાં આપણને દેખાતી હોય છે હવે એ સપનાના જે પદાર્થો જે છે એ સાચેમાં એક્ઝિસ્ટ નથી કરતા એ તો આપણા અંતઃકરણની અંદર હોય છે કે અનકોન્શિયસ માઇન્ડમાં હોય છે તો એનું પ્રકાશન કે એને વિઝ્યુઅલાઇઝ કોણ કરાવે છે એની અન્ડરસ્ટેન્ડિંગ આપણી બુદ્ધિને એના મેસેજીસ ક્યાંથી મળે છે એ જીવાતમાં એ કાર્ય કરે છે સ્વપ્નનું પ્રકાશન કરવું હા હવે સમજાય હા એટલે અહીંયા અંતઃકરણના બદલે અત્યારે તમે અનકોન્શિયસ માઇન્ડ એવું સમજી લો તો ચાલશે હા હા ઠીક હા કરો લૌકિક ગ્રાહ્યત્વ આપણી લૌકિક ઇન્દ્રિયો વડે જીવનો સાક્ષાત્કાર કરી શકવો શક્ય ન હોવાથી લૌકિકેન્દ્રિયા ગ્રાહ્યત્વ પણ જીવનો એક ગુણ છે લૌકિક ઇન્દ્રિયો વડે જીવનો સાક્ષાત્કાર કેવી રીતે રાજાને સમજાવ્યું આપણે લૌકિક ઇન્દ્રિય વડે જીવનો સાક્ષાત્કાર કરી શકવો શક્ય ન હોવાથી લૌકિક ઇન્દ્રિય અગ્રાહ્યત્વ પણ જીવનો એ ગુણ છે મતલબ જે રીતે હું મારી આંખો દ્વારા આત્માને જોઈ નથી શકતી કાન દ્વારા તમે આત્માને સાંભળી નથી શકતા કે તમે પોતાના હાથ દ્વારા આત્માને ટચ નથી કરી શકતા તો આ આત્માનું એવું ગુણ છે કે જે આપણી ઇન્દ્રિયો આત્મા સુધી નથી પહોંચી શકતી કે જોઈ સાંભળી કે ફીલ નથી કરી શકતી એ લૌકિક ઇન્દ્રિય અગ્રાહ્યત્વ વલ્લવ કે લૌકિક ઇન્દ્રિયો દ્વારા આપણી સ્થૂલ ઇન્દ્રિયો દ્વારા આત્માનું ગ્રહણ કરવું સંભવ નથી આ આત્માનું એ ગુણ છે અચ્છા હા બરાબર એટલે આ સંભવ નથી લૌકિક ઇન્દ્રિયો વડે આપણે ફીલ નથી કરી શકતા તો ઈ આ એક આત્માનું ગુણ છે કે લૌકિક ઇન્દ્રિયોથી અગોચર છે અગ્રાહ્ય છે ઓકે હા ચૈતન્ય વિસર્પી ચૈતન્ય ચૈતન્ય હા પોતે હૃદયમાં જ નિવાસ કરતો હોવા છતાં તેનું ચૈતન્ય સંપૂર્ણ શરીરમાં ફેલાયેલું હોવાથી તેમાં વિસર્પી ચૈતન્ય નામનો ગુણધર્મ ગુણ પણ હોય છે એટલે હા એટલે પોતે હૃદયમાં જ નિવાસ કરે છે હોવા છતાં આત્મા આત્મા એટલે હૃદયમાં નિવાસ કરે છે પરંતુ એનું ચૈતન્યતા તો પૂરા શરીરમાં રહેલી છે તો એ સર્પ સર્પ એટલે સાપની જેમ નહીં વિસર્પી ચૈતન્ય મતલબ ફેલાયેલું સ્પ્રેડેડ ઓકે વિસર્પી ચૈતન્ય એટલે કે ફેલાયેલું ચૈતન્ય મતલબ આત્મા તો જેવી રીતે ગીતાજીમાં આવે છે કે તો અણુ સ્વરૂપ છે નાની છે માઇક્રો છે તો પણ એનું ચૈતન્ય આપણી પગમાં પગથી લઈને માથા સુધી ફેલાયેલું છે ચૈતન્ય મતલબ કે એ જાતની કોન્શિયસનેસ કે અવેરનેસ મતલબ મારા પગને કોઈ ટચ કરે તો મને ખબર પડે મારા માથાને કોઈ ટચ કરે તો મને ખબર પડે આંગળીને ટચ કરે તો મને ખબર પડે એનો મતલબ શું છે કે એ ચૈતન્ય એ અવેરનેસ એ કોન્શિયસનેસ આપણા આખા શરીરમાં ફેલાયેલી છે પણ એ આત્મા જે છે એ તો બહુ અણુ છે માઇક્રો છે તો પણ એનું ચૈતન્ય આખા શરીરમાં સ્પ્રેડેડ છે ફેલાયેલું છે એના માટે સુબોધની જીવા મહાપ્રભુ જે એક્ઝામ્પલ આપે છે કે જેવી રીતે ગુલાબનું ફૂલ છે એક જગ્યા પર છે પણ એની સુગંધ દૂર સુધી આવે છે એવી રીતે આપણી આપણી આત્મા અણુસ્વરૂપ છે આપણા શરીરની હૃદયની અંદર સ્થિત છે તો પણ એનું ચૈતન્ય આપણા આખા શરીરમાં ફેલાયેલું છે જેના કારણે પગથી માથા સુધી બધી જગ્યાએ આપણને એ કોન્શિયસનેસ ફીલ થાય છે હા એટલે આત્માનું આત્માનું કામ જેમ ચૈતન્ય દેવું આખા શરીરમાં એ પ્રમાણેનું હા એટલે એનું વિસર્પી ચૈતન્ય હોવું એનો ગુણ છે મતલબ કે આત્મા આટલી નાની હોવા છતાં આખા શરીરમાં પોતાના ચૈતન્યને ફેલાવે છે એ એનું કેરેક્ટરિસ્ટિક છે આટલા ગુણો જીવની અંદર સૃષ્ટિમાન સૃષ્ટિ દરમિયાન ભગવદ ઈચ્છાથી આવતા હોય છે આમાંના કેટલાક ગુણો જીવના સ્વભાવ સિદ્ધ હોય છે જ્યારે કે બીજા કેટલાક ગુણો આગંતુક કે ઔપચારિક પણ હોય છે એટલે અમુક સ્વભાવ ફિક્સ હોય છે અને જે બીજા કેટલાક છે આગંતુક કે ઔપચારિક પણ હોય છે તો અહીંયા વ્યાપકત્વ છે મોક્ષના સમયે તિરોહિત થયેલ આનંદ જીવમાં પુનઃ પ્રકટ થતા પોતે અણુ જ રહેવા છતાંય પોતાનામાં વ્યાપકતાનો પણ અનુભવ જીવ કરી શકે છે એટલે મોક્ષના સમયે જે આનંદ અંશ તિરોહિત આપણો જે તિરોહિત થયેલો આનંદ અંશ પાછો પ્રકટ થાય છે અને પોતે અણુ રહેવા છતાંય પોતાના પોતે અણુ રહેવા છતાંય એ વ્યાપક છે એવો જીવ અનુભવ કરી શકે એ એક એનો આગંતુક કે ઔપચારિક ગુણ છે એ રીતે એટલે અહીંયા એ કહે છે કે કેટલા ગુણો જે છે જીવની અંદર એવા છે કે જે ભગવાનની ઈચ્છાથી જીવમાં ભગવાને સ્થાપિત કર્યા છે મતલબ અત્યારે આટલા સુધી જે ગણાવ્યા વિસર્પી ચૈતન્ય સુધી એ બધા ગુણો એવા છે કે જે ભગવાને જીવાત્માને આપ્યા છે જ્યારે ઉત્પન્ન થઈ ત્યારથી હંમેશા એની પાસે છે કેટલા ગુણો એવા હોય છે કે જે નેચરલ સ્વભાવ સિદ્ધ નથી હોતા પણ તમે કંઈ કર્યું છે અને તમે ગુણોને અચીવ કર્યા છે ફોર એક્ઝામ્પલ આપણે નાના હોઈએ તો કેટલીક વસ્તુ તમને આવડે છે જેવી રીતે બોલતા આવડે છે તમને તમને ચાલતા આવડે છે હાથ પગ હલાવતા આવડે છે તમને દોડતા આવડે છે તમે આવડે છે બધા સ્વભાવ છે તમારી બોડીની અંદર તમારા નેચરલ તમારી પાસે અવેલેબલ એ ગુણો છે હવે સ્વિમ કરતા શીખવું છે કે કૂદતા શીખવું છે લોંગ જમ્પ કરતા શીખવું છે આ બધી ક્રિયાઓને તમે અચીવ કરો છો કોઈ જાતની પ્રેક્ટિસ થી કોઈ જાતની નોલેજ થી તમે એ વસ્તુને અચીવ કરો છો એ ગુણો તમારામાં સ્વભાવ સિદ્ધ નથી તમે અચીવ કર્યા છે પોતાની મહેનતથી એવી રીતે કેટલાક ગુણો આત્માની અંદર સ્વભાવ સિદ્ધ હોય છે જે ભગવાન એને ઉત્પત્તિ સમય આપે છે કેટલા ગુણો એવા હોય છે કે જે ગુણો આત્મા અચીવ કરે છે જેવી રીતે યોગની સાધના દ્વારા કોઈ જાતની ક્વોલિફિકેશન અચીવ કરે સાંખ્ય દ્વારા સિદ્ધ કરે ભક્તિ દ્વારા પોતાની આત્મા કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરે તો એ બધું અચીવ કરેલું છે તો કેટલાક એવા ગુણો અચીવડ હોય છે તો આગંતુક મતલબ બહારથી આવેલા હોય છે નેચરલ સ્વભાવ સિદ્ધિમાં નથી હોતા આત્મા કોઈ જાતની પ્રેક્ટિસ કરે અને એને મળે એ જાતના ગુણો હોય છે જેનું એક એક્ઝામ્પલ અહીં આપ્યું છે કે વ્યાપકત્વ મતલબ કે મોક્ષ માટે આત્મા પ્રયાસ કરે ફોર એક્ઝામ્પલ સાંખ્યિક યોગ દ્વારા કે ભક્તિ દ્વારા એ પ્રાપ્ત કરે મુક્તિને તો મુક્તિના કારણે એની અંદર તિરોહિત થયેલું જે આનંદ છે જીવમાં પ્રકટ થઈ જાય અને પોતે જીવાત્મા અણુ સ્વરૂપ છે તો પણ એ વ્યાપક થઈ જાય મતલબ વ્યાપક છે એ વ્યાપકતાનો અનુભવ જીવ કરે હવે એને અત્યારે એવી રીતે સમજો તમે કે જીવાત્મા જે છે જ્યારે એ આનંદ ગુણધર્મ એની અંદર પ્રકટ થઈ જાય તો બ્રહ્મ સમાન છે મતલબ બ્રહ્મ થઈ ગયો હવે બ્રહ્મની અંદર એ લીન થઈ જાય છે આત્મા એવા ટાઈમની અંદર એ આત્મા જે છે એ સંસાર મતલબ એ ત્યાં રહીને જેવી રીતે ભગવાનની જે ફિલિંગ હોય છે કે આખા સંસારમાં ક્યાંય પણ કંઈ થાય તો ભગવાનને એની ખબર હોય હું મારા ઘરમાં બેઠી છું તો મને આ રૂમની અંદર જે થતું હોય એની ખબર પડે વધી વધીને માંડવીમાં જે થતું હોય એની અવાજ સંભળાય કેવું એવું કંઈ થાય તો ખબર પડે એનાથી બહાર મને ખબર ન પડે કે અત્યારે શું ચાલી રહ્યું છે પણ ભગવાન જે છે એની વ્યાપક છે વ્યાપક હોવાને કારણે આખા સંસારમાં જે કંઈ પણ ચાલે છે એને જાણી શકે છે કેમ કે આનંદ ગુણધર્મ નું મિનિંગ છે અસીમતા આઉટ ઓફ મતલબ જેના ઉપર કોઈ લિમિટેશન નથી કોઈ જાતનું કંટ્રોલ નથી દેશ કાલ અને રૂપ એ ત્રણેયની જેના ઉપર સીમા નથી આ મેં તમને પહેલા સમજાવ્યા હતા દેશની સીમા મતલબ કે અત્યારે હું જેવી રીતે આ રૂમમાં છું તો આ રૂમની બારે હું નથી આ દૈશિક પરિચ્છેદ છે મતલબ આ રૂમની બારે હું નથી આ રૂમમાં મતલબ આ કંટ્રોલ છે મારા ઉપર કે હું આ એક સ્થાન ઉપર એક સાથે હોઈ શકું સેમ વે ટાઈમ પીરિયડની લિમિટેશન છે કે હું અત્યારે વીસ વર્ષની છું તો વીસ વર્ષ પહેલા હું એક્ઝિસ્ટ નથી કરતી સેમ વે મારું આયુષ્ય સેવન્ટી યર્સનું હોય તો સેવન્ટી યર્સ પછી હું એક્ઝિસ્ટ નહીં કરું તો આ કાલની સીમા છે સેમ વે રૂપની સીમા કે મારું એક રૂપ છે મારું એક ફોર્મ છે સ્પેસિફિક હું આવી દેખાઉં છું હું કોઈ બીજા જેવી દેખાઈ નથી શકતી કે બીજા રૂપને હું ધારણ નથી કરી શકતી આ ત્રણ જાતની સીમાઓ આત્મા ઉપર હોય છે આનંદ ગુણધર્મ તિરોહિત હોવાને કારણે પણ જ્યારે આનંદ ધર્મ જે છે એનો આવિર્ભાવ થઈ જાય ત્યારે જીવાત્મા ઉપર દેશ કારણે રૂપના પરિચ્છેદ નથી રહી જતા એ અસીમ થઈ જાય છે ભગવાનની જેમ જ ભગવાનનો એક પાર્ટ બની જાય છે કહેવાનો મતલબ અને ત્યારે એ વ્યાપક થઈ જાય છે અને સંસારમાં થતી દરેક વસ્તુની ફિલિંગ દરેક ક્રિયાની ફિલિંગ એને થાય છે તો આ મુક્તિની સાથે જીવાત્મા અચીવ કરેલું ગુણ છે મતલબ નેચરલ એની અંદર આનંદ ગુણધર્મ નહોતું પણ એને સાંખ્યની સાધના દ્વારા મોક્ષ યોગની સાધના દ્વારા કે ભક્તિ દ્વારા કે કર્મ માર્ગ કે જ્ઞાન માર્ગ દ્વારા એને એ જાતની સિદ્ધિને હાંસલ કરી છે અને એના કારણે એ એની અંદર આનંદ ગુણધર્મ આવિર્ભાવ એનો થાય અને એ વ્યાપકતાનો અનુભવ જીવ કરે સમજાયું હા કોઈને આ ગુણો આ વિષયમાં કઈ પૂછવું છે અત્યારે આપણે જીવોના ગુણો એ ટોપિક જોયું એમાં કોઈને કઈ ન સમજાયું હોય તો બોલો राजा हाँ जोई राजा ये आगे स्टार्टिंग में मुझे थोड़ा डाउट था कि जैसे पृथकत्व और देशिक परत्व और अपरत्व जो हमने फर्स्ट सेकंड और थर्ड पढ़ा जो उसमें मुझे डिफरेंस समझ में नहीं आया दोनों में सेम बातें ही लग रही है इन दोनों में ये फर्क है कि एक जीव दूसरे जीव से अलग है मतलब मेरा जीवात्मा तेरी जीवात्मा से अलग है ये पृथकत्व है दैशिक परत्व तो अपरत्व तो ये है कि मेरे शरीर में रहा हुआ जीवात्मा मेरे शरीर के अलावा कहीं भी एग्जिस्ट नहीं करता है ऐसा अच्छा जी जी मतलब पृथकत्व में ऐसा है कि दोनों के जीवात्मा अलग है मतलब दो लोगों के और थर्ड में ऐसा है कि मेरा जीवात्मा मेरे में ही है और किसी में नहीं है हाँ मतलब मेरी आत्मा मेरी आत्मा है तेरे शरीर में रही हुई आत्मा तेरी आत्मा है दोनों में कॉमन बात तो ये भले ही है कि दोनों ही भगवान के चिदंश हैं पर फिर भी इन दोनों में इतना डिफरेंस ये रहता है कि मेरे शरीर में रही हुई आत्मा मेरे शरीर में तेरे शरीर में रही हुई आत्मा तेरे शरीर में मतलब ये पृथकत्व और दैशिक परत्व अपरत्व है मतलब ये दैशिक मतलब देश से इस बात को समझना कि देश का मीनिंग यहाँ पे कंट्री नहीं होता है उसका मीनिंग होता है स्थान आधार अधिष्ठान उस अर्थ में यहाँ पे यूज किया है तो मेरा शरीर मेरी इस आत्मा का आधार है इसलिए ये देशिक परत्व अपरत्व ये है कि मेरी आत्मा मेरे शरीर में तेरी आत्मा तेरे शरीर में अब मेरी आत्मा मेरे शरीर के अलावा किसी भी स्थान पे एग्जिस्ट नहीं करती है ये दैशिक परत्व अपरत्व पृथक तो ये है कि वो तेरी आत्मा से अलग है इतना जी राजा समझ गई हाँ રાજા દંડવત પ્રણામ કલ્પેશ બોલું છું હા કલ્પેશભાઈ હવે આ જીવોના ગુણોમાં આપણે જોયું કે જીવનો જે અમુક આકાર તો બિંદુ સ્વરૂપે છે એનો પરમાણુ રૂપ અને એની આગળ આપણે જોયું કે જીવને કોઈ પ્રાકૃત રૂપ નથી તો એ બીજાને વિરોધાભાસી લાગે છે પ્રાકૃત રૂપ નથી એ બિંદુ સ્વરૂપ તો આપણે કહીએ છીએ ખાલી કે મેં જે રીતે કીધું કે હિન્દી ટીવી સિરિયલ્સની અંદર મહાભારત રામાયણમાં આપણે જોઈએ છે એ તો એ લોકો એક્સપ્રેસ કરવા માટે એવું લાઇટની જેમ એને યુઝ કરી લે છે પણ આત્મા એવી હોતી નથી આત્માનો કોઈ આકાર નથી એ નિરાકાર છે સપ્રકાશત્વ છે એનો તો પછી આ જે ભગવાન અને દેવોને જીવોનો સાક્ષાત્કાર થાય છે તેમને કેવું દેખાતો હશે જીવાત્મા એ એ સૂક્ષ્મ ઇન્દ્રિયો દ્વારા જે સાક્ષાત્કાર થાય એ પણ એ સૂક્ષ્મ જોઈએ સ્થૂલ રૂપ એનું નથી હોતું એનો સાક્ષાત્કાર પણ સૂક્ષ્મ લેવલ ઉપર સૂક્ષ્મ જેવો સાક્ષાત્કાર થાય અને સ્થૂલ લેવલ ઉપર સ્થૂલ જેવો સાક્ષાત્કાર થાય અચ્છા એટલે પ્રકાશના તેજ જેવો થતો હશે એવું પણ અહીંયા નહીં આપણે એને ડિફાઇન નથી કરી શકતા કે કેવી એની ફિલિંગ હશે પણ અત્યારે એટલું છે ખાલી કે આપણે આપણી આંખો દ્વારા જેવું જોઈ શકીએ કે જે આકારમાં કે બિંદુ જેવું કે લાઇટ જેવું જોઈ શકીએ એવું પણ આત્માનું સ્વરૂપ હોતું નથી એકચ્યુઅલી શું હોય છે એ આપણે કહી નથી શકતા જેને સાક્ષાત્કાર થાય એ જોઈએ પણ એટલી વાત છે કે સ્થૂલ ઇન્દ્રિયો દ્વારા થતો સાક્ષાત્કાર એવો હોય સૂક્ષ્મ દ્વારા થતો એવો હોય બીજો આ જે વેઇટિંગ ટાઈમની અંદર જ્યારે આત્મા હોય છે ત્યારે એને જોડે સૂક્ષ્મદેહનું તો બિલકુલ જોડાણ હોતું નથી તે મુક્ત એ મુક્તિ ના કહેવાય ભલે એને અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય નથી મળતું પણ અહીંયા તો એ મુક્ત જ કહેવાશે ને મુક્ત નહીં કહેવાય કેમ કે સૂક્ષ્મ શરીર તો એને લાગેલું જ છે ને પણ આપણે કીધું કે સૂક્ષ્મ શરીર જયારે એક દેહાંતર કરે છે એક દેહમાંથી બીજા દેહમાં જાય છે ત્યારે જીવ અને સૂક્ષ્મ શરીર જોડે જાય છે પણ જયારે એ વેઇટિંગ ટાઈમમાં હોય છે મીન્સ એને કોઈ ભગવાનનો આદેશ નથી હોતો ત્યારે એ મુક્ત એ મુક્ત નથી હોતો કારણ કે એને સૂક્ષ્મ દેહ જોડે એનું જોડાણ નથી હોતું તેને આ મુક્તિની અવસ્થા ના કહેવાય ભલે એનો અક્ષર કહેવાય મુક્ત અવસ્થા ના કહેવાય કેમ કે તો બંધાયો જ નથી તો પછી મુક્ત કેવી રીતે કહેવાય એને હા મતલબ મેં જીવાત્માની અવસ્થામાં એ જ વાતને કીધી હતી કે શુદ્ધ અવસ્થા અને મુક્ત અવસ્થા બંને અવસ્થાઓમાં જીવની સ્થિતિ તો સમાન છે મતલબ એ બ્રહ્મ સચ્ચિદાનંદ બ્રહ્મના ચિદંશ તયા છે એના ઉપર કોઈ બંધન નથી પણ ફરક ખાલી એટલું છે કે એક જેલમાં ગયા પહેલાનો માણસ જેલમાંથી છૂટ્યા પછીનો માણસ એ બંનેમાં જેટલું ફરક હોય એટલું જ ફરક હોય છે અવસ્થા બંનેની સમાન છે પણ કેમ કે દેહમાંથી છૂટ્યો છે એટલે આપણે એને મુક્ત કહીએ છીએ હજી સુધી એને દેહ લાગ્યું જ નથી એટલે એની પહેલાની અવસ્થાને આપણે શુદ્ધ અવસ્થા કહીએ છીએ હા અચ્છા એક આમાં કીધું કે આમાંના કેટલાક ગુણો જીવના સ્વભાવ સિદ્ધ હોય છે એટલે જે વર્ણો ભગવાને નક્કી કર્યો એ વર્ણ પ્રમાણેનો જીવ એ સ્વભાવ સિદ્ધ થયો અને બીજા કેટલાક ગુણો આગંતુક અને ઔપચારિક કીધા હવે આપણે સમજો અમુક જીવની તો ભગવાન પોતે વર્ણન કરી નાખ્યું છે કે આ દૈવી જીવ છે કે આસુરી જીવ છે કે જે તો એમાં બી ભગવાન એવી છૂટછાટ મળે ને કે ભાઈ સમજો કોઈ આસુરી જીવ છે કે એને એવા આગંતુક કે ઔપચારિક કર્મ દ્વારા કે કાર્ય દ્વારા એ સ્વભાવ સિદ્ધ ગુણ ના હોય પણ સારા ગુણ કે ખરાબ ગુણ કે સમજો સારો દૈવી જીવ હોય અને કોઈ ખરાબ ગુણ કરે તો એ એના કારણે બી એ જીવ ઉપર શું કે વિરોધાભાસી હોય સમજો કોઈક સાત્વિક જીવ હોય પણ કર્મ એના એવા થતા હોય ગુણો તો એ તો એ સ્વભાવમાં ફરક આવી જાય જે મુખ્ય સ્વરૂપ જે મુખ્ય જીવ હોય કે જે સ્વભાવ સિદ્ધ હોય એ ટેમ્પરરી સ્વભાવ સિદ્ધ થી મતલબ અત્યાર સુધી ગણાવેલા જે જીવાત્માના ગુણો છે એને અહીંયા સ્વભાવ સિદ્ધ કીધું છે આપણી પ્રાકૃત મતલબ પ્રકૃતિના ગુણોને કારણે જે બધા ફેરબદલ થાય છે એ આપણી આત્મા સાથે નથી થતા એ તો આપણી બધી ઇન્દ્રિયો અને બુદ્ધિની સાથે થાય છે એટલે જીવ ના ગુણો સ્વભાવ અચ્છા આ ના એ ખાલી અત્યારે જે અહિયાં તમને કહું પરિમાણ થી લઈને વિસર્પી ચૈતન્ય સુધીના જે ગુણો બતાડ્યા ને એના રિલેટેડ આ સ્ટેટમેન્ટ છે અચ્છા આમાં નહીં આપણે જે ના એ સાત્વિક રાજસ તામસ ની વાત નથી કેમ કે એ ત્રણ ગુણો તો આત્માને અફેક્ટ નથી કરતા એ આપણી બુદ્ધિ અને ઇન્દ્રિયોને અફેક્ટ કરે છે એટલે આમાં તો કે કેટલાક ગુણો સ્વભાવ શીખવે છે હા મતલબ મેં જે રીતે કીધું કે જેવી રીતે જીવાત્મા જે છે એ ભગવાન એને પેદા કરે તો જેવી રીતે ક્રિયા સામર્થ્ય પ્રાણ ધારણ પ્રયત્ન એની સંખ્યા એનું પરિમાણ વિસર્પી ચૈતન્યતા સ્વપ્ન પ્રકાશત્વ આ બધા ગુણો જીવાત્માની અંદર ઉત્પત્તિ ક્ષણથી હોય જ છે એવું કેપેબિલિટીઝ એ આત્માની અંદર હોય છે આ બધા ગુણોને ધારણ કરવાની ને એના સિવાય જે રીતે મેં કીધું કે આનંદ ગુણનો આવિર્ભાવ થવું કે વ્યાપક થઈ જવું આ બધા ગુણો એવા છે કે જે આત્મા એક્વાયર કરે છે પોતાના પ્રયત્ન દ્વારા તો એ બધા આગંતુક ગુણો છે હવે સમજાયું હા સમજાયું હા અમુક સમજો તો આ તો આ સ્વાભાવિક ગુણ છે આ બધા પૃથક તત્વ ને આ બધા સ્વાભાવિક ખાલી આમાં આપણે એક જે લૌકિક વાળું કીધું એ બી એનું મુખ્ય ગુણ હતું હા એ બધી આત્મા એને પ્રાપ્ત ગુણો છે જે ભગવાન એને ઉત્પત્તિ વખતે આપે છે ખાલી આ વ્યાપકત્વ એક જ ગુણ એવો છે કે જે આપણે અનુભવ કરી શકીએ હા હા ઠીક આપણા પ્રયત્નો દ્વારા ને સાંખ્ય યોગ ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ કર્મ માર્ગ દ્વારા જે આપણે નોલેજ થી આપણે અચીવ કરીએ એ એ આ વ્યાપક તત્વ હા એટલે એને જ મેં કીધું ને કે બધા એક્વાયર્ડ છે તમારી અંદર સ્વભાવ સિદ્ધ નથી તમે કોઈ જાતની સાધના કરી છે એટલે તમને એ ગુણો પ્રાપ્ત થયા છે હમ ઠીક છે તો આજનું અહીંયા રાખીએ આ ગુણોના સંબંધમાં હજી પણ એક વખત એને વાંચી લેજો કઈ ન સમજાયું હોય ને પૂછવું હોય તો નેક્સ્ટ ક્લાસમાં મને પૂછજો નહીં તો આગળ કરશું જી રાજા હવે વાર્તાજીનો ક્રમ ચાલુ રાજા